ભ્રમ ભગવાન માટે ભ્રમ એટલે આત્મા માટે આત્મા શું એવું ભ્રમ કરવાનો છે આત્માની જે આવે છે પરમ ભ્રમ આવે છે પરમ ભ્રમ અને આ જે ભ્રમ છે તે પોતાને એમ ખાતરી થાય હું મરવાનો નથી મારા પુનર્જન્મ થયા જ કરે છે હું મળતો નથી મારા જન્માંતર થયા જ કરે છે એવું જેને જ્ઞાન હોય એટલે પોતે હું કાયમ મરવાનો જ નથી મારા ધર્મ ધર્મ તૈયાર કરવાના તેના ભ્રમ કહેવાય હું મરી જઈશ તેને ભ્રમ કહેવાય નહીં હું કાયમના માટે મરી જઈશ એવું જાણે છે ભ્રમ કહેવાય નહીં હું મારો ધર્માંતર તૈયાર કરે છે ભ્રમ એટલે કાયમ નો છું જ્યાં સુધી મારા ભ્રાંતિ છે ધર્મ થયા કરવાના પણ હું છું કાયમ નો એવું જે જાણે છે એને બ્રહ્મ સ્વરૂપ કહ્યું મૂળ બ્રહ્મ વિશ્વ થઈને બેઠો એટલે પછી પરભ્રમ થવા મળે છે બ્રહ્મની નિષ્ઠા બેસી ગઈ પછી પરભ્રમ થવા મળે પરભ્રમ એટલે શુદ્ધાત્મા આ બહાર જુદા નથી ભ્રમ સ્વરૂપ એટલે શુદ્ધાત્મા થઈ ગયા કે શુદ્ધાત્મા થઈ ગયા આ એ વસ્તુ પહેલા સમજવા જેવું છે કે જે પોતાની રીતે જાણ કે મારા જન્મ જન્માંતર ત્યાં છે એવું જે જાણે છે તેનું કયું સ્વરૂપ કે છે એ કાયમ નો છે ભ્રાંતિ અર્થ છે તોય પણ સ્વરૂપ કર્યું છે કે બ્રહ્મ સ્વરૂપ તે પોતાના સાધન માટે હું કાયમ તમને સદી મારી બાકી આમ તો બ્રહ્મ સ્વરૂપ સિદ્ધાર્થમાં થઈ ગયા એને ભ્રમ સ્વરૂપ માં અનુભવ એ ખરેખર કરેક્ટ નથી વાત સુધામાં થઈ જાય પરભ્રમ કહેવાય છે બીજું કઈ પૂછવું પરભ્રમ સ્વરૂપ છે સંતોનો પરબ્રહ્મ છે પરબ્રહ્મ સ્વરૂપ હા એ એને ભય લાગતો હોય તો પરબ્રહ્મ સ્વરૂપ કે સંતોનું ભય ના રાખતો ઘણા લોકો એમ કે છે કે કાલે મારે મરવાનું છે તૈયારી કરો કે એ ભ્રમ તો હજુ કહેવાય ને મારે મરવાનું છે કાલે હવે મારે જવાનું થયું માટે તૈયારી કરો એવું જે કે છે તે પોતે તૈયારી કરાવવાથી કોણ છે તે ભ્રમશો આ એક ડે છોડી બીજો ડે ઉલ્લાસ થવાનો ભટક ભટક ભટક ભટક ભટક કર્યા કરે પછી ચાર તમને પૂછડું આવે જાય ગુદાકુદ કરી મળે મનુષ્ય લોકો એમ કે છે કે મરવાના તો એક જ વાર છે મરવાના તો એક જ વાર છે તો તે ડરપોક કહેવાય મનુષ્ય મનુષ્ય લોકો એમ કે કે મરવાના તો એક જ વખત છે તો એને ડરપોક ગણવા કે કેમ એક એક જ વખત મરવાના છે એવું ઘણા બોલે તો એ લોકો ડરપોક છે કે કેમ ડરપોક તો હા એ તો મરવાના વખતે એમ કહીને પોતાની જાતે હિંમત કરાવે છે એક ગ્રસ્ત મરવાનું છે ભય ભય થાય પણ બહુ ડરે એ તો <laughs> કેટલા વખત બરોબર છે એ મરી ગયો અને કઈ મરી ગયો ચીજ મારું શું થઈ જશે હું મરી ગયો આમ થઈ ગયું તે કશું થયું નથી આમ તો ડરે Thank you. આપડે દાદા મીના પૂછે છે મરવાની શું કામ બીક હોય મરવાની શું કામ બીક હોય મીના મરવાની બીક કેમ હોય મરવાની બીક કેમ લાગે એને આ ગમે છે આ બધા જોડે થાય મરવાનું થાય એટલે જતું થાય આપણે કોઈ જવાબ નહીં લાગે He <laughs> દુનિયા જોડે પ્રેમ છે મરવાનું હોય તેને તેની સહી આવે ત્યાર સિગ્નેચર થઈ જાય પેપર ઉપર ત્યાર પછી મારે મરવું છે સિગ્નેચર થઈ જાય આ ગપો નથી ચેક પણ આવી જવા તેવી રીતે ચેક કરવો તો સહી જોડે છે એવું છે ને બીજો એટલે આપણે સહી વગર પછી લઈ જાય આપણે લઈ ના જાય સહી વગર મરાય નહીં આપણે હજી ખુશી જોઈએ વીસ બાર છે See, we know that all the materialistic things are not important and all the relationships are relative, then, uh, then why, then there's nothing to be scared of dying. So, um, um, how would I explain it? So, how do I give the signature for death? શું કહે છે મીના કોઈને repeat again, please. Uh, see, For me, personally, I don't see any importance in materialistic things, and I believe that there's no importance in the relationships, that, uh, in relative relationships. So I want, and I'm not, and I'm not scared of this because I don't know what it is, so why should I be scared? That's my attitude. And I want to die. I want to experience this alive, so I can be conscious. So I want to ask him how I can do that. એમ મારે સગા સંબંધી કે જગતની કોઈ વસ્તુ માટે અટેચમેન્ટ નથી મારે કે તો હું મારું જિંદગી પૂરી કરું એમાં મને વાંધો નથી તો કે મારે મરણ મરણ નો એક્સપિરિયન્સ કરવો છે સ્વાય વિના આ કોટ કાઢી નાખો એટલે મરણ કહેવાય આ કપડા કાઢી નાખે મરણ છે આ કાઢીને બદલવાના કપડા કાઢી નાખીને ના સાસો સાત થી બંધેલો છે આજે સાસો સાત પૂરા થઈ રહેલું છૂટો આયુષ્ય બંધાયેલો નથી સાતો શ્વાસ આયુષ્ય ઉપર વરવા કાઢેલો આટલા સાતો શ્વાસ રહે એક દિવસ આટલા થાય તો આટલા આટલા સાસો કેટલા વર્ષ થાય ત્રીસ વર્ષ ફરી કાઢે એટલે સાસો શ્વાસ વધારે પડી જાય ત્યારે ભરી જાય ઓછા વપરાય મોડા પડે વધારે કેમ કરી વપરાઈ જાય ક્રોધ માર માં આવેલો હોય તો બહુ વપરાઈ જાય અગર વિષય વિકારી હોય તે માણસ બહુ વપરાય જાય As your respiratory system diminishes, you know, આવતું હતું પણ તમારી ચોપડી વાંચી પછી છે તો એકદમ જતું રહ્યું. આવતું છે પણ તમારી ચોપડી વાંચ્યા પછી એકદમ જતું રહ્યું ખાલી વેટ નહીં થતું animation All, all, I'm, I'm really excited about knowing about uh, આવતા ભાઈ ભાઈ ને ધ્યાન કરે ન હોય પછી લેવાનું કઈ શું કરે લીધે આપેલો તેનું આવે છે ને તોડી નાખી right belief attachment right belief પેલા એટેચમેન્ટ થાય ત્યાર પછી બિલીફ બધા ફિટ થાય ત્યાર પછી થાય પછી એટેચમેન્ટ છૂટી જાય એટેચમેન્ટ છૂટી જાય દાદા તમારી સાથે એટેચમેન્ટ છૂટે અમને અમારું બહુ રાખ છે ના એટલે વર્લ્ડલી અટેચમેન્ટ એ તો છૂટન મળેલું પણ દાદા તો છૂટન નથી દાદા તો જોઈ છે નિરુબેન કહેવું કે અમારે એ બીજે કશું અમારે તો એ જોઈએ છે બીજાને જોવું જ્યાં કોઈ તમે શું કરો આપડે તો ખાલી કે આમ જાતો એમ જોવાનું એમ જાતો એમ બેસવાનું શું ઓરેન્જ જ્યુસ આપણને સભા કરી આપે કે ભરી દેજે આવે એવી ભરી આપણને સગવડ કરી આપે તો જાણે સગવડ કરી આપે ને ચિંતા બિંતા થવા નહીં થાય ચિંતા નથી કરેલી તમારી ચિંતા નહીં ને ચિંતા નહીં કરવી પડે કોઈ કોઈ વાત કોઈ કોઈ વાત કરવી પડે કોઈ કોઈ વાત કરવી પડે કોઈ કોઈ વાર કરવી પડે તો પછી એમ એ કરે છે કે મને હાપ્યું પાસે ચિંતા એવા કરે હાપ્યું તો પૂરું હાપી દે સોંપ્યું તો પૂરું સોંપી દે એટલે એ સમજી જાય છે મારી પર વિશ્વાસ કરવો નથી બરોબર છે હાપું તો પૂરું હાપી દે નહીં તો હાપા શું કરવું મતદાર એવું છે નહીં શું કે જવાબદારી આપણી પર રાખવું આપવા જેવું નથી સમજ ને પૂરું ખોટ લાવું તો તું મારો સગો અને નફો લાવું તો તું મારો સગો પણ તમે થોડું દાખલ કરો છો ને ચિંતા કરે એને ખરાબ લાગે છે ક્યાં અધૂરું હતું એના કરે ના હતો હારો એ રોજ બોલે મારે એમની પાસે આપી દેવાનું ચિંતા નહીં કરવાની તમે એટલા ચિંતા કરો બેન એવું તો એવું કહ્યું તમે ચિંતા કરીને જારી રાખવાનું <laughs> ના દે કઈ મેથડ કરે મેથડ કરી કરે ને કઈ ચિંતા કરીએ મેથડ સારી કે ચિંતા ના કરીએ સારી ચિંતા ના કરવી સારી શું કહે ના કરવી સારી ત્યાર પછી મેથડ ટીકી લાયા નહીં મેથડ ટીકી ગયા મસ્યા ભાઈ એવું સમજી ગયા મેથડ તમે મેથડ આવડી ને હા તમને મેથડ ના આવડી અમે બધા સાથે હતા તેમને વહેલી આવડી એમ વધારે વધારે દાખલ કરવું ભાઈ દાખલ છું હાથમાં તમારા ચરણો નો આવી બેન એમ છે આ તમને તમારા ચરણો નો સોંપો આવ્યો એ આવી ગયા આત્મા તમારા ચરણો માં સોંપવા આવ્યા એટલે અહીંયા આવી ગયા તમને રહેવાની જગ્યા બદલી તો ક્યાં અત્યારે એમાં સાસુ મરી ગયા એટલે જગ્યા બધું બદલી નથી <laughs> ક્યાં રહે છે અત્યારે ભગવાન બધામાં જ રહે છે બધામાં બધામાં જ રહે છે બધામાં માં રહે છે એ વાત સાચી એ તદ્દન સાચી એને ઓળખો તમે વાતચીત કરો છો ને તમારા ચોપડા વાંચો કરીએ ગાય પછી આમ ખરા નહીં અને ઝાડ માં અને નહીં લાઈટ આવે ધ્યાનમાં નથી બેસતું ધ્યાનમાં નથી બેસતું હા છે નહીં લાગણીઓ હોય જ્યાં કઈ ભગવતા હોય લાવણ્યતા હોય ત્યાં હોય લાગણીઓ હોય લાગણીઓ જ્ઞાન સુખ આ ઝાડને કાપી નાખે તો પોલર કેવા થઈ જાય ગરીબ કાલે કશું મુંબઈ ગયો છે મગ હોય છે મગ મઠ એમાં જીવ ખરે ને પાણી નું બાંધો અત્યારે ખબર પડે બે દાડા પછી લાગણી ધરાવે થોડકો ફૂટે અને બે દાડા વધારે રાખો તો પોતરા એવું કાઢે ના ના કરે The God is in every creature, whether visible or invisible, not in creation. Man જે છે ને મનુષ્ય બનાવેલું એમાં નથી નેચરલ મેડ છે ત્યાં બધા આપણા આપણા લોકો તો ઠંડે ને ભગવાન એમાં બાવીસ શું કઈ જાતનું અવલોકન એમ ઠંડે લોકો શું નહીં બહાર જે રાત ગયા તું આધાર પાણી ના જોઈએ સાંભળો બારા છૂટકો નહીં અને સમજાવવા ભગવાન ઊંચાય જ ને કેવો મેં ફોટ પાડી દીધો બધો બરોબર જમરા આવ્યા અમે જમરા શું કરાયા કોણ કરાયા પછી જમરો ભીખુભાઈ ભીખુભાઈ જમરા આવતા છે લેવા ત્યાં લોકો કહે છે જમરા જીવ લેવા માન્યતા ખરી માન્યતા એવી ખરી બધી નિયમત પડે ને ખરી વાત કોઈ માદો હોય કૂતરું રડે ને કૂતરું રડે એટલે કે કોઈ ટિકિટ ફાટવાની એટલે પેલો બહેના તો ભરખી જ જાય ઝઘડો <laughs> કોણ છે હા તું તે ખોટી ખોટી વાત કોણ ભરાય છે આખો હિન્દુસ્તાન લોકો છે દરોજે છે બંગાળના લોકો યુપીના લોકો બધા દક્ષિણના મહારાષ્ટ્ર બધા જ બંધ આખા દેશમાં પચાવી દીધી આ વાત જમરાજી લેવા યમરાજ કોણ શું નામ એમનું યમરાજ હવે ખરી રીતે એ નથી પછી મેં શોધખોળ કરી તો યમરાજ નથી પણ નિયમરાજ છે શું છે નિયમરાજ તારે સમજે ને નિયમરાજ એટલે વ્યવસ્થિત નિયમરાજ એટલે વ્યવસ્થિત નિયમ નિયમ જ જન્મ નિયમથી થાય છે મરણ યમરાજ નામનું કોઈ જીવણી છે નહીં વગર તમને ભડકાય માયા લોકો દાદા ભડકાય તો કેવા કામ પારા પણ આવે એમ મોટી બાધાઓ રાખે કઈ ગઈ છે અને જમરા કઈ મારે છે રસ્તા પાસે શકે એટલે મેં શું કામ મારે મને જબરો પણ મારનારો મને મારથી બધા દે જોડે મને મારે બીજું મારી શકે નહીં ભગવાન પણ ના મારી શકે આપણા કર્મ અપનમાં આવે આપણે પોલીસ આંબીને આવે બિચારા આવે તો અહીંયા પોલીસ આવે તો કોને કોને કોણ હોય છે તમે તમારા બ્લન્ડર મિસ્ટેકલ ઉપરી ઉપરી છે જ નહીં જો બ્લન્ડર મિસ્ટેક નથી કોઈ ઉપરી જ નથી પોલીસ આંબીને આવે પછી બેઠા પોલીસ દેખો તમે એકલા પર બધા બધા ગુનો પોતાનો એટલે તમારા ગુના તમને ભરતરાયા છે ગુના તમને બાંધ્યા છે કોઈ બોધનારો નથી એ ગુના સાથે કોર્ટમાં ચાલી ગયા દાદાની કોર્ટમાં તો પૂરું થઈ ગયું દાદાની કોર્ટમાં બધા કેસ ચાલુ થઈ ગયા કેટલાક માફ કરી આવે ઘણા ઘરે માફ કરી આવે અને તમારે કેટલા બધા માફ કરવા પડશે માફ કરાવડાવો કે નહીં કરાવડા બધા ગુના માફ કરાવે છે નહીં કરાવડા દીકરી શું બોલે દાદા ગુના માફ કરાવવાથી નહીં થોડા માફ કરવા પડશે થોડા ભોગવવા પડશે ભોગવવાનું પતાવવાનું એ તો લખાયેલું એટલે તને સમજ પડી ગઈ હા હું નિવેદન કર્યું આપડે આખા સત્યાગ્રહ પટેલો બઉ ઊંચા ગણાય છે એમાં કઈ એક છોડી છે પોતાની જાતને ઊંચા માની બેઠા અને અમે મોટા કરમસદ ને બહાર લઈને નડિયાદ માની બેઠા માની બેઠા છે સંસ્કાર ખરા સંસ્કાર ખરા ખરા સંસ્કારી આવી હોય તારે એ જગ્યા કેવી છે આપણા યોગ દ્રષ્ટિ પુરુષો માં કહેવાય યોગ દ્રષ્ટિ મને ભેગા થાય ને તમારે યોગ દ્રષ્ટિ પુરુષો કહેવાય મેં તમારું ભેગું શું અને કરેલું ભેગા ના છે ને પેલા નાનુભાઈ જેવા તો ભેગા થતા હશે પેલા નાનુભાઈ ગેલન વાળા જેવા આખું ગેલન રહીએ Dear used to take gallon daily. That's why gallon wara came from. Uh, I wanted to ask him one here, but... Uh, Bibir, મને વાતચીત કરજો બધું ખુલાસા થાય બધું થાય કેટલી ઉંમર થઈ ગઈ જો બધું વ્યવસ્થિત હોય વ્યવસ્થિત ચલાવી લેવાનું હોય તો પછી મારે નાની નાની મોટી નાની નાની વસ્તુઓની ચિંતા મારે ના કરવાની હોય મોટી ની ચિંતા મોટી ની નહીં નાની નહીં નહીં હા બેઠા તો પછી સિગ્નેસ પણ એ બધું નહીં કરવી જોઈએ એ કે કે આપણે ગાડીમાં બેઠા તો પેલો પટ્ટો બાંધીને બેસવાની જરૂર નહીં મોટર્સમાં બેઠા કે પ્લેનમાં બેઠા તો પેલો પટ્ટો પછી બાંધવાની શું જરૂર એમ હા હા એ તો એવું કે કે ફરજિયાત નથી તમારે બાંધો બાંધો બાંધો અઢાડો હોય તો વાગવાનું વ્યવસ્થિત મિનિંગ એ કઈ વાગવાનું હોય તો વાગવાનું મિનિંગ વ્યવસ્થિત નો મિનિંગ આગળ ઉપર બંધ રાખે આટલા બંધ કરીને ગાડીઓ ચલાવાય કેમ ના ચલાવે બધું છે વ્યવસ્થિત છે ને વ્યવસ્થિત નો શબ્દ છે વ્યવસ્થિત નો એવો નથી વ્યવસ્થિત જો તો તો બધા ચલાવવા માંગો શું છે બધા <laughs> વ્યવસ્થિત નો અર્થ સમજ વ્યવસ્થિત એટલે ઉઘાડી આંખે ચલાધારીઓ ખુલ્લી આંખે સાવધાની પૂર્વક કેરફુલ કેરફુલ વિથ કેરફુલનેસ અને પછી જો અથડાય એ વ્યવસ્થિત તમારો દોષ નથી એમાં વ્યવસ્થિત અને કર્મ એ કઈ રીતના કાર્ય કરે છે વ્યવસ્થિત અને કર્મ એ બંને કેવી રીતે કાર્ય કરે છે આ પરીક્ષા આપ્યા પછી જે બને વ્યવસ્થિત કે અવ્યવસ્થિત વ્યવસ્થિત બધી રિઝલ્ટ છે આ જગત રિઝલ્ટ છે માથે વ્યવસ્થિત છે Okay, so I I have this question. Okay, the I is separate from Meena, right? Now, Meena has to make a decision, right? See, this is right now. I'm in a cross path. I have to make a career decision. Okay, now I'm not. I haven't been able to. હમ, એકાદે મંગળ છે તારી કતે ઘડિયાળ છે એટલે હા પણ આ તો એ ખોટું છે એક બીજી પહેરવા માંગો ઘડિયાળ પહેરે દાદા એવી ફેશન છે આ એ ફેશન છે ને? હા એકાતે ઘડિયાળ છે અને બંધ. અહીંયા કે રંગરંગી છે, હો. કોઈનો પાર જ નથી જે ડિઝાઇન કરી છે આવડા આવડા નાખો તારી આવડત. ત્યાં આવું વધારે છે ને Necessary to any કાળજી નથી રાખી શું કહે છે? મેં એની કાળજી નથી રાખી કે છે મેં એની કાળજી નથી રાખી કાળજી રાખવા નહીં મોડું મોડું કરવાની જરૂર દાંતને કરવાની જરૂર અનનેસેસરી આમાં વિચાર કેટલું એનું સત્ય કરવું પડે તારે કેટલું બધું એનું સત્ય કરવું પડે નહીં તો કાવાનું બધું ભરી જાય બધું એના કરતા ચોખ્ખું કરી નાખ્યું સાપ જોઈ જાય સાફ થઈ જાય ખોટે વધારેનું કામ ખોટી નકલો કરેલી પછી આપણે પેલા કરે એટલે પોતે કરે સાયકોલોજી થઈ ગઈ હું તો કોઈ નકલ નહીં કરી અમારી બીજી કોઈ નકલ જ કરી નકલ અમે તો લોકો નકલી છે તેમને અસલી નો નકલ કરવાનું અસલી હોય ને તે નકલ કરવાનું લકલી લોકો જય સચિદાન ભૂલી બેન પણ આવ્યા છે Yeah. પ્લેન રસ્તે તૂટી પડશે તમને શા માટે ના જશે એવું કે નહીં તો આપણે મનમાં અમે વ્યવસ્થિત છે તૂટશે કે ના તૂટે મનમાં ભરત નહીં કરવાનું કોઈ વ્યવસ્થિત કહી દેવાનું આપણા આગળના છે દાદાનું નામ લઈને નામ દીધું ડાગે પડી ગયું કે એવું ઘણા ખબર આવી મારા તે અને દાદા નામ દીધું બધું આવી થયા ఏ చేపలు చదువు મીના કે છે કે હું મને કોઈ બીક નથી લાગતી પણ દર કોઈ મને બિવડાવે કે બીક લાગે હું કહે થાય તો હું છે એની સામે ફોર્સ કરીને એ કરું કરીને કોઈ મને કહે કે આ તું કરવા જઈશ આ કરવા જેવું નથી એની એવી કઈક મને બીક બતાડે તો હું અંદર થી ફોર્સ કરીને એ કરું કે છે એની સામે પડું એમ ચેલેન્જ આપવું એને કરેક્ટ નથી કરેક્ટ નથી રસ્તો કરેક્ટ નથી આપણે ના કરવું હોય તો આપણે ફોર્સ કરવાની જરૂર નથી ફોર્સ કરીએ તો ગાડો અહંકાર કહેવાય મેળ શું કહે મારે નહીં કરવાનું શું કહીએ કેટલાક ને છે કેટલાક સિનેમા જોવા ના જતો ને કેમ કે તારે સિનેમા જોવા જવા નથી એટલે પેલો જતો બરોબર આવું કયું થયું એ બોલે તો બીજું ચાલુ બહુ ખોટું કહેવાય ખોટું હોય એટલે આપણે છોડી દેવાનું આપણે આપણે નહીં ચાલવાનું એ પ્રમાણે પણ ઊંધો તો નહીં ચાલવાનું મેં બી દાદા રમણભાઈ છે હા વાતચીત કરો આપડે એક જ છીએ ત્રણ મહિના માટેની સર્વિસ છે ત્રણ મહિના આવો તો પણ લાભ મળશે ને દાદા ભગવાન ક્યાં ભેગા થવાના એમણે વાત કરી એટલે તો અહીં આવ્યો એમ કે એમણે વાત કરી એટલે હું આવ્યો હા હા નેટિવ કરવું આમ આપણા દેશમાં બોરસદ નજીક દાવોલ દાવોલ ના દાદા પાદરંડા પટેલ અમે પાદરંડા દેવી બોરસદ હા દાદા દાવોલ નજીક બરાબર કેમાં સર્વિસ થઈ ખબર આ પૂછ્યું દાદા થઈ ગયા ને લોકો કોલેજમાં પૂછ્યું પ્રોફેસર થઈ ગયા એ પ્રોફેસર કે તમે કોણ છો કે તમને લાભ કે બીજું તમે બીજું કઈ છે નામ છે My name is Jigme, not I. કોઈ ભૂલ કરેલ લાગતું નહીં તો તમે સાચી વાત કરો ને <laughs> જાણવું પડે ને સાચું કોણ છે એમ તો જાણ કરી તું જાણ કરી <laughs> એમ શું વાત કરે એ કયા ગામનું છે ગામમાં મગની <laughs> છે એટલે બધી ગુજરાતમાં શું કરે ભગવાન ક્યાં રહે છે આપણી માન્યતાઓ એવી માન્યતા આવે છે ભગવાન છે બધા તો પૈસા ખર્ચું શું કામ ભગવાન બધે હોય તો રસોડું કરીએ ચાલે પણ બેડરૂમ કરીએ ત્યારે રસોડું જ્યાં પહેલા ખરાબ થાય ને એટલે ઠંડા સુધી જગ્યાઓ નહીં હોય ને કઈ સાંભળેલું તમારે બધે છે એવું ગોડ ક્રિએટેડ કહું તમે કેમ ના પાડો છો ના શું છે ભગવાન છે કે ભગવાન ના હોય આનંદ આપણું હોય જ નહીં આ જે લાગણ આનંદ જે ધૂળ ધૂળ સુધો છે પૂતળા ચાલે નહીં એટલે ભગવાન સાહેબ ક્યાં રહે ભગવાન મને કે છે તને શું લાગે છે કે મને તો ઉપર લાગે છે ઉપર રહેતી તું ઉપર બધો ફરી આવ્યો આકાશ છે ખાલી કોઈ ચાર મુકામ નથી ભગવાન બધે ફરી આવ્યો તપાસ કરી ના કરી આ લોકો કેમ પોલ પોલ ચાલતું છે એનું એડ્રેસ સાચું એડ્રેસ આગળ લખેલું પહોંચવો જોઈએ અને ઉપર કેટલી અરજી તો મોકલેલું ત્યાં એક અરજી પાસ થયા તો પાછી આવે એટલે ભગવાન ક્યાં છે પછી મેં કહ્યું લખી લે ગોડ હરી creature whether visible or invisible તમારી મારી વચ્ચે ઇનવિઝિબલ ક્રિએચર એટલા બધા છે આંખથી ના દેખાય દુકાનથી ના દેખાય એવા નામ નથી એટલું બધું ભરેલું જગત અને ક્રિએશન અંદર ભગવાન રહેલા શું કહ્યું એટલે એવરીવેર કહ્યું બધે ક્રિયા છે સ્થિર ભરેલું છે અને ક્રિએશન અંદર રહેલા છે ભરવે પેલા ભગવાન લોકોને ફ્રી ભેગી થાય છે ભગવાન ના ઈચ્છા જે ઈચ્છા હોય તે બધું લાવે ઈચ્છા છે ને એ માટે થતા નથી થઈ ગયા આપે છે બેન કઈ હવે થઈ ગયા બેન એવું કે આજે થઈ ગયા આજે થઈ ગયા વાતચીત કરો બધી ત્રણ વર્ષ અત્યારે સારી જગ્યા મળી ગઈ નહીં અત્યારે સારી પોસ્ટ મળી ગઈ સારી પોસ્ટ નથી खुद हाँ। गर्मी कर्मी नहीं सबसे तो संसाधन यहाँ पे बिल्कुल आखो आखो सबसे तो संसाधित कर्मी मिली सकते खोलो काम पटल થઈ ગયું સગલ પર થાય નહીં થતા તો સગલ પર થાય ને મતલબ જગત જ સગલ છે એનો સગલ ઉભા થયો વજન સહન કરું છું નહીં કરું વજન સહન કરું છું ને હા કહ્યા છીએ કોને બાબતો ગયા છે ભાઈ પૂછે છે અન્ન સેવો ઉપકાર એ સમજાવો મનથી જે અન્ન ખાય છે ને તેવું મન બને છે તેવું બને છે કહ્યું માટે અમને ચોખ્ખું ખાવું જોઈએ પ્યોર તો મન સારું થાય નોન વેજીટેબલ ખાઓ એક મહિના બે મહિના તો બધા મન ચાલુ થઈ જાય સારા વિચારે ના આવતા નથી અને એમ જે ઉપરવાળાને બધી વિચાર સૌ ઝીણા વિચાર આવે ટૂંકમાં માં ટૂંકમાં વિચાર એ મન એના ઉપર બંધેલું છે અને વાણી જેવું પાણી એની વાણી તો મોટા માની ગયા પાણી પીવે નહીં એ સમજાયા તમે પણ આપણે સાથે બોલતા શીખી દેજો એટલે પાણી એવી વાણી આહાર એવું મન આહાર ચોખ્ખો રાખવું છે પાણી ચોખ્ખું રાખવું છે અને પાણી અમુક જ ગમે કેવું છે ચોખ્ખાવાનું ત્યારે મોટા હોટલો મોટા એની હોટલ સારી છે પછી ત્યાં ઇન્ડિયાની હોટલ અમદાવાદ ફવારા દ્વારા બધું હોય ભલે એ કમાવા સાથે જ કામ છે તેને સામાન શરીર સારું રહેશે કે નહીં રહેશે એને કઈ ખબર નથી બધા ઘણા છૂટી રહેશે ને તમે શું કરો બીજો નો આવતો બીજી વાર નો આવતો એવું કહેજો બીજું શું કરે એ કરીને આવી તો બીજી વાર હોય છે એમ વિવેક ઝઘડો મારે એ છોડાવો નથી દાદા દરેક ના આવે અને વિચારથી ભાઈ ઝઘડો કરે ને સારા માણસ કરે નશાયા માણસો જ કરે તો ભાવ ખરો ના એમ પણ <laughs> અને જયારે ગોટું આવ્યું ભાઈ રસ્તો આપણે ખાબડીએ પછી નાચીએ નાચીએ આપણું કામ કર્યા પછી બરોબર એ રીતે કર્યું આપણે વ્યાયામ છે નાના માણસ આવ્યા પછી મૂકી બાર માં ત્રણ વાગ્યા રહીએ ને જગ્યા નથી ઉભા રહેવાનું ચાર દિવસ ચાર નાનો માણસ શું ના કર્યા ગમે એ પણ મોકલી આવતું આપણે વિચાર કે આ ભગવાન સંભાળ નિકાલ કરી નાખવાનો સાહેબ નો આવીશ આ બાબત જગ્યા નથી ને તમે આ તમે ચાલુ તમારી વાતચીત કરો ને ઘણા બહુ લાગે ગમે તે નહીં ગમતું ગમી આવે એટલે મુક્તિ કઈ પણ આગળ એ અહં કઈ પણ આગળ વિગત વિદ્યાર્થી મજા વિભાજન છે ને ઇન્ડિપેન્ડન્ટ તો આજે અચાનક એમાં છે તારે ત્યારે એમ કે મને કહેવાનું નહીં એમ ત્યારે મારો આગ્રહ હોય એ જ અહંકાર કરી એ પછી તમે જમી રહો તો ના થાય રેપ પડે પણ એડજસ્ટ એવરીવેર એડજસ્ટ એવરીવેર વસ્તુ બહુ difficult nothing is difficult in અચલ વિજ્ઞાન સંસાર જેવી ડિફિકલ્ટ કોઈ વસ્તુ નથી આગળ બહુ ડિફિકલ્ટ છે તમારો જવાબ બહુ ગમ્યો દાદા તમારો જવાબ એને ખૂબ ગમ્યો જવાબ આન્સર એને ઘણો ગમ્યો ઘણો જવાબ ઘણો જવાબ ડિફિકલ્ટ છે અમારી સાથે કોઈ વાત કરે કેવી અત્યાર દિવસ છે એ ભાઈ અંધાર થઈ ગયું દાદાજી તો ભાઈ કહી ગયું હું તમને વિનંતી કરું ફરી જોયા